નિર્દલાલ આપણે આ પ્રકરણની અંદર સૌથી પહેલા પરબ્રહ્મ શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજ્યા હતા જેની અંદર એમના ઘણા બધા ગુણધર્મોનું વર્ણન કરવામાં આવ્યું કે એમનું સ્વરૂપ કેવું છે એને બતાડવા માટે તો એને આપણે સમજ્યા અને એના પછી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આપણે જોયું હતું કે ભગવાનનું જગતને ઉત્પન્ન કરવા માટે ધારણ કરેલું જે રૂપ છે એ અક્ષર છે અને એને જે રીતે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી બતાવે છે કે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત વિલક્ષણમ તો એ અક્ષર બ્રહ્મના બે રૂપ છે એક તો જે ભગવાનના ધામ સ્વરૂપ છે જે જેને આપણે ગોલોક કે વૈકુંઠ ધામ કહીએ છીએ એ અને બીજું અક્ષર બ્રહ્મનું એ રૂપ છે એ નિરાકાર છે જે આખા જગતના રૂપમાં મતલબ જેમ આપણે કહીએ છીએ કે બધું ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે તો એ નામ રૂપને ધારણ કરવા વાળું બીજું સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે અત્યારે ચાર્ટમાં જોજો સિક્સટી પેજ નંબર ઉપર તો આગળ જેવી રીતે નીચે ફૂટનોટ આપી તેમાં આપણે એ વાતને સમજાતા કે જેટલી પણ સ્લાન્ટ લાઇન્સ છે એ કૃષ્ણમાંથી કંઈ ઉત્પન્ન થયું છે કે ઉત્પન્ન થઈને ભગવાનમાંથી અલગ થયા છે એ અર્થમાં નથી પણ ભગવાનનું જે ફેસેટ છે એવી રીતે સમજવાનું છે ને જે સ્ટ્રેટ લાઇન્સ છે એની નીચે જેટલી પણ વસ્તુના કે પદાર્થોના નામ લખેલા છે એ બધું ઉત્પન્ન થઈને એના કારણથી અલગ થયા છે એવી રીતે સમજવાનું છે તો અહીંયા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાકાર ભગવાન અને સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ એવી રીતે આ એના ગુણધર્મો છે એ જે રીતે એને આપણે સમજી ચુક્યા છીએ સચ્ચિદાનંદ નું મતલબ સમજાતા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાકાર સ્વરૂપ છે એ શ્રી કૃષ્ણ છે એમના બે રૂપ છે એક નારાયણ છે અને બીજું અક્ષર બ્રહ્મ છે એટલે હવે સ્લાન્ટ લાઈન છે એટલે અહીંયા કૃષ્ણથી અલગ છે એવું નહીં સમજવાનું કૃષ્ણનું જ એક રૂપ છે એવી રીતે સમજવાનું છે તેમાં બ્રહ્માંડ મૂર્તિ સમષ્ટિ સમષ્ટિ નો મતલબ જેવી રીતે હમણાં કાલે સોરી લાસ્ટ ક્લાસમાં સ્નેહાએ રીડ કર્યું તેમાં આપણે સમજાતા કે સમષ્ટિ મતલબ ગ્રુપ છે જેવી રીતે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે જંગલ છે તો એ સમષ્ટિ છે ને જંગલનું જે એક વૃક્ષ છે એ એની વ્યષ્ટિ છે તો ગ્રુપ ને સમષ્ટિ કહેવાય છે ને ગ્રુપનું એક એકમ હોય એને વ્યષ્ટિ કહેવાય છે તો જે નારાયણ છે એ સમષ્ટિ છે એ અંતર્યામી વિરાટ પરમાત્મા સકલાવતારાવતારી એટલે કે બધા અવતારોને ધારણ કરવા વાળા એ અવતારી છે જેને નારાયણ કહેવાય છે એમાંથી બે એમનામાંથી બે જે ડિવિઝન બતાડ્યા છે એ ગુણાવતારો અને લીલાવતારો તો એ નારાયણ જે છે એ અવતાર ધારણ કરે છે જે આપણે દશાવતાર કે ચોવીસ અવતારો ના રૂપમાં જેમને ઓળખીએ છીએ એ બધા અવતારોને નારાયણ ધારણ કરે છે ભગવાનનું એક રૂપ છે ને ગુણાવતારો એટલે કે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણેય ગુણોના જે નિયામક ત્રણ દેવતાઓ છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય પણ નારાયણમાંથી ઉત્પન્ન થાય છે તો બ્રહ્મા જે છે એ રાજસ ગુણનું નિયમન કરે છે વિષ્ણુ સાત્વિક ગુણનું કરે છે અને શિવ તામસ ગુણનું કરે છે જેવી રીતે લાસ્ટ ક્લાસમાં પણ મેં વાત કીધી હતી કે એના કારણે શિવ તામસ છે કે બ્રહ્મા રાજસ છે અને વિષ્ણુ સાત્વિક છે એવું અર્થ નથી ખાલી એ ગુણોને રેગ્યુલેટ એ કરે છે બાકી ભગવાનનું જ રૂપ હોવાથી એ ત્રણેય દેવતાઓ તો નિર્ગુણ છે એવી જ રીતે નારાયણ જે છે લીલાવતારોને ધારણ કરે છે જેને આપણે દશ અવતાર કે ચોવીસ અવતાર વગેરે આપણે ગણીએ છીએ મત્સ્ય છે કચ્છપ છે કે કૃષ્ણ છે રામ ને એ બધા નરસિંહ પરશુરામ એ બધા જેટલા પણ અવતારો છે એ પણ નારાયણ ધારણ કરે છે તો નારાયણ જે છે એ બધા અવતારોને ધારણ કરવા વાળા અવતારી છે આટલું સમજાયું હેલો હા રાજા કઈ પૂછવું છે આમાં આટલું જેટલું જોયું એમાં ના રાજા સમજાયું રાજા ઠીક પછી જે બીજું ડિવિઝન છે એ અક્ષર બ્રહ્મનું તો એ જેવી રીતે આપણે પહેલા જોયું હતું કે કૃષ્ણ જે છે એ સાકાર છે ને એમનું નિરાકાર રૂપ જે છે એ અક્ષર બ્રહ્મ છે ને એને સર્વ કારણ કારણભૂત કહેવાય છે સર્વ એટલે કે આ જગત જે આખું ઉત્પન્ન થયું એના જેટલા પણ પદાર્થો મતલબ જડ જીવ બધા એનું કારણ કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ છે અને એનું પણ કારણ અક્ષર બ્રહ્મ છે એટલે આપણે ત્યાં અઠ્યાવીસ તત્વો ગણવામાં આવ્યા છે તો એ બધાનું પણ જે કારણ છે અક્ષર બ્રહ્મ છે તો આપણે જયારે કારણની ચર્ચા કરવામાં આવે કે શેમાંથી આ જગત ઉત્પન્ન થયું તો જેવી રીતે સાયન્સ એલિમેન્ટ ગણાવે છે એવી રીતે આપણે તત્વોને ગણાવીએ છીએ તો એ તત્વોનું પણ જે કારણ છે એટલે એ તત્વો પણ જેમાંથી ઉત્પન્ન થયા છે અક્ષર બ્રહ્મ છે એટલે એને સર્વ કારણ કારણભૂત સર્વ એટલે આ જગત એનું જે કારણ જે તત્વો અને એનું પણ કારણ અક્ષર બ્રહ્મ તો એવી રીતે એ સર્વ કારણ કારણભૂત અક્ષર બ્રહ્મ છે હવે સિદ્ધાંત મુક્તાવલીનું જે વાક્ય મેં કીધું હતું કે દ્વિરૂપમ તદ્વિ સર્વમ સ્યાત તો સર્વમ સ્યાત એટલે કે એ અક્ષર બ્રહ્મ આ જગતના રૂપમાં ઉત્પન્ન થાય છે એટલે કે જગતના નામ રૂપ એમાંથી ઉત્પન્ન થાય છે તો સર્વમ સ્યાત એનું આ વાત છે કે સર્વ એટલે કે આ જેટલું પણ આપણી સામે દુનિયામાં જે કંઈ પણ આપણે જોઈએ છીએ જળ જીવ બધું જ એ અક્ષરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે એને જેવી રીતે લાસ્ટ આપણે ક્લાસમાં એ એક્ઝામ્પલથી જોયું હતું કે દૂધમાંથી તમે દહીં બનાવો દહીંમાંથી છાશ બને છાશમાંથી માખણ બને ને એમાંથી ઘી બને તો ઓવરઓલ ઘી આપણે એમ કહીએ કે દૂધમાંથી આવ્યું છે પણ ડાયરેક્ટલી નથી આવતું એને પ્રોસેસ હોય છે તો એ જ એક્ઝામ્પલ આના આ સમજાવવા માટે હતું કે અક્ષરબ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થાય છે કે ભગવાનમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે તો એની વચ્ચે એના ઘણા બધા સ્ટેપ્સ છે એ સ્ટેપ અહીંયા બતાડે છે સીધે સીધું ઉત્પન્ન નથી થતું કે આપણે એમ વિચારે કે જળ જીવ સીધા પરબ્રહ્મ માંથી ઉત્પન્ન થયા તો એવી રીતે નથી થતા જેવી રીતે દૂધ ઘી બનવાની એક પ્રોસેસ છે એવી રીતે ભગવાનમાંથી કે અક્ષરોમાંથી આ જગત ઉત્પન્ન થવાની પણ એક પ્રોસેસ છે એ આગળ બતાડી છે તો અક્ષરોમાંથી કર્મ સ્વભાવ કાલ પ્રકૃતિ અને પુરુષ આ પાંચ તત્વો કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ આ પાંચ તત્વો ઉત્પન્ન થાય છે પ્રકૃતિમાંથી મહદ મહદ એટલે કે બુદ્ધિ એમાંથી અહંકાર અહંકારમાંથી પ્રાણ અને બુદ્ધિ એમાંથી તામસ અહંકાર રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર પ્રકૃતિને જેવી રીતે આપણે સમજ્યા હતા કે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણેય ગુણોની મિશ્ર અવસ્થા છે એટલે કે કમ્બાઇન્ડ જે ત્રણેય ગુણો છે એને આપણે પ્રકૃતિ કહીએ છીએ તો એ પ્રકૃતિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે અને એમાં સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ પ્રકારનો અહંકાર છે તામસ અહંકારમાંથી પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓ ને એમાંથી પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ રાજા અહંકાર માંથી દશવિધ ઇન્દ્રિયો એટલે કે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે તો આંખ નાક કાન આપણી ચામડી જીભ આ જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ અને હાથ પગ પાયો ઉપસ્થ વગેરે જે પાંચ કર્મેન્દ્રિયો છે તો એ દસ ઇન્દ્રિયો રાજસ અહંકાર ઉત્પન્ન થાય છે ને સાત્વિક અહંકાર મન ઉત્પન્ન થાય છે તો આ રીતે જે આ મુખ્ય આ તત્વો છે આપણે ત્યાંના આપણે જ્યારે તત્વની ગણના કરવામાં આવે જેવી રીતે મેં એક્ઝામ્પલ આપ્યું કે સાયન્સમાં એલિમેન્ટ્સ ગણવામાં આવે તો એ જેવી રીતે સાયન્સ એલિમેન્ટ્સને કારણ તરીકે માને છે જગત ઉત્પન્ન થવાનું એવી રીતે આપણે અઠ્યાવીસ તત્વોને માનીએ છીએ એ તત્વોને અહીંયા બતાડે છે કે આ બધા તત્વો છે જેમાંથી આ જગત ઉત્પન્ન થયું છે કે પ્રકૃતિમાંથી આ પ્રોસેસથી પંચમહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ આકાશ જે આપણી સામે દેખાય છે આપણને એની ઉપરનું જેટલું પણ છે એ બધાને આપણે આપણી આંખોથી જોઈ નથી શકતા એ બધી પરોક્ષ પદાર્થો છે એવું સમજવું જોઈએ દશવેથી ઇન્દ્રિયો જે છે અને મન તો આટલી ત્રણ વસ્તુ સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ અહંકાર એટલે કે ઓવરઓલ પ્રકૃતિમાંથી આટલી વસ્તુ ઉત્પન્ન થાય છે ને પુરુષ જે છે પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ ને અસંખ્ય વ્યક્તિ અંતર્યામી અસંખ્ય કે જીવાત્મા એટલે જે રીતે આપણે જે પ્રપંચ વિવેકમાં સમજ્યા હતા કે જેવી રીતે આગમાંથી તણખલા નીકળે એવી રીતે અક્ષરબ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થયા તો અક્ષરબ્રહ્મમાંથી પુરુષ પેદા થયો અને પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ એવી રીતે ઉત્પન્ન થાય છે તો એને આવી રીતે આપણે ત્યાં સમજાવવામાં આવી છે ને બીજું જે ઉત્પન્ન થાય છે અસંખ્ય વ્યક્તિ અંતર્યામી જેને મેં લાસ્ટ ક્લાસમાં પણ બતાડ્યું હતું કે દર જીવ દીઠ એક અંતર્યામી હોય છે એટલે કે ફોર એક્ઝામ્પલ સો જીવાતમાં ઉત્પન્ન થયા તો એની સામે સો અંતર્યામી ઉત્પન્ન થાય છે એટલે મારો અંતર્યામી એક સ્નેહાનું અંતર્યામી બીજું રોહીનું અંતર્યામી ત્રીજું એવી રીતે તો એક એક જીવ દીઠ એક એક અંતર્યામી ઉત્પન્ન થાય છે તો જેવી રીતે પુરુષ જે છે એ અંતર્યામીઓની સમષ્ટિ છે એટલે કે એનું એક ગ્રુપ છે મુખ્ય ચેતના છે ને એમાંથી નાની નાની ચેતનાઓ જે ઉત્પન્ન થાય છે એને આપણે દ્રષ્ટિ અંતર્યામી કહીએ છીએ જે દરેક જીવની સાથે જોડાયેલું ઠાકોરજીનું એક રૂપ છે જે આપણે અંતરાત્માની અંદર રહીને આપણને રેગ્યુલેટ કરે છે તો એ વ્યક્તિ અંતર્યામી જેમ આપણે કહીએ છીએ ને કે બધાની અંદર ભગવાન હોય છે તો અંતર્યામીના રૂપમાં ભગવાન આપણા બધાની અંદર હોય છે એ વાતને અહીંયા બતાડી છે તો એ અસંખ્ય વ્યક્તિ વ્યક્તિને ફરીથી અહીંયા સમજો સમષ્ટિ એટલે ગ્રુપ અને વ્યક્તિ એટલે એક એક એકમ તો એવી રીતે જેવી રીતે પુરુષ જે છે સમષ્ટિ છે જંગલ જેવી રીતે સમજી લો અને જંગલનું એક એક વૃક્ષ એવી રીતે વ્યક્તિ અંતર્યામી છે જે દરેક જીવની અંદર હોય છે તો જેમ કે એક લાખ જીવ ભગવાન ઉત્પન્ન કરે છે તો એની સામે એક લાખ અંતર્યામી પણ ઉત્પન્ન થાય છે જે એક એક જીવની સાથે લાગી જાય છે એની પાછળ આ સમજાયું રાજા થોડું પુરુષ થી થોડું એ થાય છે આ બે શબ્દો નું અર્થ શું સમજાયું તમે પુરુષ થી અસંખ્ય જીવાત્માઓ એટલે કે જેવી રીતના જયારે સૃષ્ટિ થઈ ત્યારે સૃષ્ટિ થઈ ત્યારે જીવો ઉત્પન્ન થયા એમ એટલે એ અસંખ્ય જીવાત્માઓ હા આપણે બધા હા લિવિંગ ઓર્ગેનિઝમ હા એટલે અહિયાં પુરુષ થી એ જ લેવાનું એટલે હા એટલે પુરુષ એટલે કેવી એટલે શું સમજવાનું એમ એ જ પૂછું છું જે પુરુષ બીજું કઈ નથી ભગવાન નું એક રૂપ છે એક ડિપાર્ટમેન્ટ જેવી રીતે મેં કીધું હતું ને લાસ્ટ ક્લાસમાં કે જેમ કે એક વ્યક્તિ હોય ઘરમાં પત્ની છે તો એનો પતિ છે દીકરી છે તો એનો પપ્પા છે ભાઈ છે તો એનો ભાઈ છે એની બેન છે તો એનો ભાઈ છે માતા પિતા છે તો એનો છોકરો છે ઓફિસ ની અંદર જાય તો કોઈકનો બોસ છે કોઈકનો નોકર છે દરેક જગ્યાએ ડિપાર્ટમેન્ટ વાઇઝ કે કામ વાઇઝ એનું એક રૂપ છે એવી રીતે જ્યારે જીવાત્માઓને ઉત્પન્ન કરવાની હોય છે તો ભગવાને ધારણ કરેલું રૂપ પુરુષ છે ને જળ પેદા કરવાના હોય છે ત્યારે ભગવાને જ ધારણ કરેલું એક રૂપ પ્રકૃતિ છે અચ્છા હા જી રાજા સમજાય એમ જેવી રીતે દીકરીની સામે એના પપ્પા છે અને પત્નીની સામે એનો પતિ છે તો પત્નીના કોન્ટેક્ટમાં પતિ છે દીકરીના કોન્ટેક્ટમાં ફાધર છે એવી રીતે જયારે જીવાત્માઓને ઉત્પન્ન કરવાના હોય છે તો આપણે એમ કહીએ છીએ કે ભગવાન પ્રકૃતિના રૂપમાં જીવાત જળ પદાર્થોને ઉત્પન્ન કરે છે એટલે નોન લિવિંગ ઓર્ગેનિઝમને અને જયારે ચેતનાઓ ઉત્પન્ન કરવાની હોય છે એટલે લિવિંગ ઓર્ગેનિઝમ ઉત્પન્ન કરવાના હોય છે તો જે ડિપાર્ટમેન્ટ થ્રુ કે જે ફેસેટ થ્રુ જેવી રીતે ઓફિસમાં જાય તો એ માણસ કોઈના બોસ તરીકે ત્યાં કામ કરી રહ્યો છે કોઈના હસબન્ડ કે કોઈના ફાધર તરીકે કામ નથી કરતો એવી રીતે જ્યારે જીવાત્મા ઉત્પન્ન કરવાની હોય તો ત્યારે ઠાકોરજી પુરુષના રૂપમાં એ જીવાત્માઓને ઉત્પન્ન કરે છે હા જી રાજા સમજાયું એમ હા સમજાયું રાજા હમ રાજા હા બોલો હા હું એમ કઉ છું રાજા કે પ્રકૃતિમાંથી આ અહ મહદ પછી અહંકાર અહંકાર પ્રાણ અને બુદ્ધિ તો પ્રાણને કેવી રીતે લેવાનું એ પ્રકૃતિમાંથી બનેલું સાત્વિક રાજસ્થામાં સુપરજિક છે ને પ્રાણ ને બુદ્ધિ હા તો પ્રકૃતિ માંથી જ ઉત્પન્ન થાય છે જળ છે ને બધું જ પ્રાણ બી જળ જ લેવાની એમ હા આત્મા આપણા શરીરમાં છે એના કારણે બધું સચેતન થઈ જાય છે એટલે કે એ લોકોને ચેતના મળે છે જેવી રીતે આને એમ સમજો કે જેમ પંખો છે અને ઇલેક્ટ્રિસિટી છે હવે જો ઇલેક્ટ્રિસિટી નો પાવર બંધ હોય તો પંખો હવા ના આપી શકે આપણને તો એવી રીતે પ્રાણ છે બુદ્ધિ છે આપણી ઇન્દ્રિયો છે એ બધું જ જડ છે આપણી શરીરની અંદર જયારે જીવાત્મા એન્ટર થાય છે ત્યારે બધું વર્ક કરવા લાગી જાય છે એના સિવાય બંધ પડી જાય છે જેમ આપણું જીવાત્મા શરીરને છોડી દે આ માણસ મરી જાય તો હાથ પગ છે આંખો છે કાન નાક બધું છે પણ કઈ કામ નથી કરતું ઓકે એવી રીતે સમજો એટલે પુરુષ એટલે અસંખ્ય જીવાત્માઓ અને પ્રોસેસ બનાવ્યો બતાવ્યો છે પ્રકૃતિનો હા અને પ્રકૃતિ માંથી બધું જળ પેદા થાય છે નોન લિવિંગ બધું મહદ એટલે બુદ્ધિ હા અને રાજા હમણાં આપે કહ્યું ને કે દરેક જીવની અંદર અંતર્યામી એટલે એ સમષ્ટિ અને વ્યક્તિ થોડુંક કોને રાજા હું હું લખું છું એટલે હા સમષ્ટિ નો મતલબ પેલા સામાન્ય શબ્દ નો અર્થ લાગે એટલે સમષ્ટિ એટલે ગ્રુપ ગ્રુપ હા સમૂહ ને વ્યક્તિ એટલે એનું એક એકમ સમૂહ નું એક એકમ એક પાર્ટ કે એક એકમ આપણે કહીએ ને એવી રીતે આઈટમ એક એની જે રીતે બીજેપી એક આખી પાર્ટી છે તો એ ગ્રુપ છે એ સમષ્ટિ છે નરેન્દ્ર મોદી એનો એક મેમ્બર છે તો એ વ્યક્તિ છે એવી રીતે હા જી રાજા કે ભારત દેશના નાગરિક તો એમાં આપણે બધા આવી ગયા સમષ્ટિ છે એમાંથી તું એક વ્યક્તિ છે હું બીજી વ્યક્તિ છું રોહિત ત્રીજી વ્યક્તિ છે એવી રીતે હા હા જી રાજા હા હવે પુરુષ જે છે એ એ ચેતનાનું એક ગ્રુપ છે જેવી રીતે બીજેપી એક પાર્ટી છે એ ગ્રુપ છે એવી રીતે પુરુષ એક ગ્રુપ છે ચેતનાનું ગ્રુપ છે લિવિંગનેસનું ગ્રુપ છે ચૈતન્યનું એક ગ્રુપ છે સમૂહ છે ને અંતર્યામી જે છે એની એક વ્યક્તિ છે એટલે કે એક એનું એકમ છે હા જી એટલે અંતર્યામી શું છે જેવી રીતે જીવાત્માના વિષયમાં આપણે પ્રપંચ વિવેકમાં કે જીવ વિવેકમાં જોયું ને કે જયારે ભગવાન જીવાત્માને ઉત્પન્ન કરે છે તો એ સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ છે એટલે એમાંથી આનંદ અંશ તિરોહિત થઈ જાય છે સત અંશ અને ચિત્ત અંશ એ બંને અંશો જીવાત્માની અંદર હોય છે આનંદ અંશ તિરોહિત છે જે અંતર્યામી છે એની અંદર સત ચિત્ત અને આનંદ ત્રણે હોય છે જી એટલે ભગવાનનું જ એક રૂપ છે જે આપણી સાથે રહે છે હંમેશા આપણે એમ કહીએ છીએ કે બધાની અંદર ભગવાન હોય છે તો અંતર્યામીના રૂપમાં ભગવાન દરેક પેદા થાય છે એટલી જ અંતર્યામી પેદા થાય હા રાજા એટલે અહીંયા અસંખ્ય વ્યષ્ટિ જે કીધું છે એટલે વ્યષ્ટિ એટલે દરેક સિંગલ પર્સનમાં પણ અંતર્યામી રૂપે છે જેમ હા એટલે તારો એક અંતર્યામી મારા બીજા અંતર્યામી રૂહીના ત્રીજા અંતર્યામી એવી રીતે એટલે જેટલા જીવ છે આ સૃષ્ટિમાં એટલા અંતર્યામી છે એમ હા એટલે જેમ મેં એક્ઝામ્પલ આપ્યું ને કે જેમ કે ભગવાને સો જીવાતમાં ઉત્પન્ન કર્યા તો સો અંતર્યામી ઉત્પન્ન થયા જે દરેક જીવની સાથે જોડાઈ જાય છે હા ને એનું મુખ્ય ચેતના ક્યાં છે પુરુષની અંદર છે એનું ગ્રુપ છે સમૂહ છે એમ એ ચૈતન્યનું ગ્રુપ છે એટલે એ એ બી પુરુષમાંથી જ ઉત્પન્ન થયું છે એનો મતલબ હા પુરુષમાંથી જ પણ ફરક શું જીવાત્મા સદન સોરી ચિદંશ છે ને અંતર્યામી ની અંદર સતચિત અને આનંદ ત્રણેય છે અચ્છા હા એ આનંદ સ્વરૂપ છે એમ જીવાત્મા ની અંદર શું રહેશે જીવાત્મા માં આપણે જોયું હતું ને કે એમાં સત છે અને ચિત્ત છે આનંદ અંશ તિરોહિત છે હા હા ભગવાન એને છુપાવી લે છે હા રાજા એટલે જ આપણે એને સચિદાનંદ બ્રહ્મ નું ચેદાંશ કહીએ છીએ હા તો એની અંદર સત છે અને ચિત્ત છે ભગવાનના આપણે ઉપર જોયું ને શ્રી કૃષ્ણ તો સચ્ચિદાનંદ જૈનની અંદર સત ચિત્ત અને આનંદ આ ત્રણ ગુણધર્મો છે હવે એમાંથી જે જળ પદાર્થો છે જે નોન લિવિંગ છે એની અંદર કેવલ સદંશ છે ભગવાનનું જે જીવાત્માઓ કે લિવિંગ ઓર્ગેનિઝમ છે એની અંદર સત અને ચિત્ત એ બંને છે ને જે અંતર્યામી છે એની અંદર સત અને આનંદ ત્રણે છે એટલે હું કહું રાજા શું સમજીએ હા બોલ હવે પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ પેદા થઈ બરાબર છે તો એમાં સત અને ચિત્ત જ છે એમાં આનંદ અંશ નથી અને જ્યારે પુરુષમાંથી અસંખ્ય વ્યષ્ટિ અને અંતર્યામી રૂપે જે છે દરેક જીવની અંદર એ રહેલો છે અંતર્યામી એટલે એમાં સત ચિત્ત અને આનંદ આ ત્રણેય ગુણધર્મો છે એવું સમજવાનું બરોબર બરાબર છે અંતર્યામી નો રોલ શું છે કે દરેક જીવની અંદર એ રહે છે ભગવાનના પ્રતિનિધિ તરીકે શું રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઓકે હા જી રાજા એટલે મેં એક્ઝામ્પલ આપ્યું ને કે આપણે જ્યાં કાંઈ પણ હોય આપણે એમ કહીએ ભગવાન બધાની અંદર હોય છે બધું જુએ છે એમને બધી ખબર છે બધું જુએ છે કોણ જુએ છે ભગવાન અંતર્યામીના રૂપમાં આપણી અંદર રહે છે ઓકે હા હા જી રાજા એમ સામાન્ય ભાષામાં આપણે વાપરતા હોઈએ ને એવું કહીએ આપણે કોઈ પણ ખોટું કામ કરીએ તો આપણે એમ કહીએ કે ભગવાન બધું જુએ છે તો કયા જોવે છે અંતર્યામી ના રૂપમાં આપણી અંતરાત્મા ની અંદર રહેલા ભગવાન જોવે છે એમ હા રાજા હમ એમાં અંતર્યામ એટલે ત્રણ આવે ને રાજા જીવ આત્મા અને અંતર્યામી એવી રીતના ને જીવ અને આત્મા એક જ વાત છે અચ્છા અંતર્યામી એ જે છે અંદર છુપાયેલો છે એ અંતર્યામી હા આપણી આત્માની અંદર કે ક્યાંય પણ તમે સમજો ને કે આ જીવાત્મા ની સાથે અંતર્યામી જોડાયેલો જ જોડાયેલો જી રાજા હમ કઈ પૂછવું છે કોઈને આ વિષયમાં હેલો હા રાજા હા બોલો હા આત્મના પુરુષ નું કહ્યું મને સમજાયું એટલે અસંખ્ય જીવાત્મા અને અસંખ્ય વસ્તી અંતરે અમને સમજો પણ આ પુરુષનું અક્ષર બ્રહ્મમાં જે પુરુષ છે એ સચ્ચિદાનંદ પુરુષ કે પૂર્ણ સાકાર ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ મેં સૌથી પહેલા જે વાત કીધી કે આમાં જેટલી પણ આડી લાઈનો છે ને એ કઈ ઉત્પન્ન થઈને ભગવાન થી અલગ થયું છે એવું અર્થ નથી ભગવાન નું જ એક રૂપ છે હા રાજા એટલે શ્રી કૃષ્ણ નું જ એક રૂપ પુરુષ છે જેવી રીતે મેં હમણાં કીધું ને કે એક જેમ કે કોઈ રમેશ કરીને કોઈ માણસ છે એ જ વ્યક્તિ ઓફિસમાં જઈને બોસ છે પોતાના ઘરમાં કોઈકનો દીકરો છે કોઈકનો પતિ છે હવે એની પત્ની બોલાવવા આવે તો એનો પતિ છે માતા પિતા બોલાવે તો એનો દીકરો છે દીકરી બોલાવે તો એનો પિતા છે ઓફિસમાં બોલાવે તો કોઈનો ભાઈ દીકરો પતિ કે કઈ નથી ત્યાં કોઈકનો નોકર છે અને કોઈકનો બોસ છે એવી રીતે ભગવાન નું એક ડિપાર્ટમેન્ટ છે ચૈતન્ય ને ઉત્પન્ન કરવાનું કે જીવાત્માઓને ઉત્પન્ન કરવાનું એ ડિપાર્ટમેન્ટને જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ભગવાનનું રૂપ અને આપણે પુરુષ કહીએ છીએ જી રાજા એ ભગવાનનો ફેસેટ છે ભગવાનથી અલગ નથી જી રાજા એટલે આમાં જેટલી પણ આડી લાઈનો છે ને એ ભગવાનનું જ એક રૂપ છે ભગવાનથી સ્વતંત્ર નથી અલગ નથી ને જે ઊભી લાઈનો છે જે આ પ્રકૃતિ પછી સ્ટાર્ટ થયું છે મહત્વ અહંકાર વગેરે એ બધું ઉત્પન્ન થયેલા પદાર્થો છે હા રાજા હા સાહેબ બાકી પુરુષ સુધીનું જે લેવલ છે ત્યાં સુધી બધું ભગવાન જ છે ખાલી એને નામ અલગ અલગ આપેલા છે એમના કાર્ય પ્રમાણે જેમ એક ને પિતા તરીકેનો રોલ હોય તો આપણે કે ફાધર છે પતિ તરીકેનો હોય તો હસબન્ડ છે કોઈનો દીકરો છે કોઈનો ભાઈ છે એમ તો એના રોલ પ્રમાણે એને આપણે નામ આપ્યું છે વ્યક્તિ અલગ નથી વ્યક્તિ તો એક જ છે વ્યક્તિ તો એક છે બધું જ પરબ્રહ્મ જ છે ખાલી એમનું જે જે કાર્ય છે એના પ્રમાણે આપણે એને અલગ અલગ નામ આપી દઈએ છીએ જી રાજા ભગવાન થી સ્વતંત્ર અલગ કોઈ પદાર્થ છે એવું નથી પણ ઉત્પન્ન થાય સૃષ્ટિક્રમમાં ભગવાન થી અલગ ઉત્પન્ન થઈ જાય હાલો હા બોલો હાલો હાલો રાજા રાજા મારો અહીંયા મદ અને અહંકાર છૂટી ગયું છે લખવામાં મને જરાક ફરીથી એક્સપ્લેન કરશો એટલે મહાતત્વ જે છે એ એમ એને બુદ્ધિ પણ કહેવાય છે ઇક્વેલન્ટ માની શકો એનું બહુ સૂક્ષ્મ ભેદ છે પણ એને અત્યારે અહીંયા લેવાની જરૂર નથી એમાંથી અહંકાર પેદા થાય છે હવે અહંકારને જેવી રીતે મેં પહેલા પણ કદાચ આજ પ્રમેરત્ન સંગ્રહમાં જ પહેલા સમજાવ્યું હતું કે અહંકારનો મતલબ ઈગો કે અભિમાન નથી હોતું અહંકાર બે જાતના હોય છે એક નિર્દોષ અહંકાર હોય છે અને એક બીજો જે છે એ નિંદિત અહંકાર હોય છે તો નિંદિત અહંકારને આપણે ઈગો કહીએ છીએ ને નિર્દોષ અહંકાર પણ હોય છે જે આઈડેન્ટિટીના રૂપમાં આપણે એને સમજીએ છીએ તો અહંકાર એક જાતનું તત્વ છે જે પેદા થાય છે ભગવાન મહાતત્વમાંથી મહદ એટલે બુદ્ધિ એટલે કઈ રીતના રાજા બુદ્ધિ એટલે દરેક જીવાત્માની પ્રમાણે એવું નહીં એનું એક સમૂહ સોરી સમષ્ટિ લેવલ ઉપર અચ્છા ઓકે બુદ્ધિ એટલે અત્યારે તમે સમજો કે કોઈ હા ઠીક શું કહી રહ્યા છે બુદ્ધિ એટલે સમજ એમ કે જયારે ભગવાન આ જગત ને ઉત્પન્ન કરે છે ત્યારે હવે માણસ ચલો આપણે એમ કહીએ કે જીવાત્મા પેદા થઈ ગઈ હવે શું કરશે એનાની અંદર કોઈ શક્તિ સંચાર જોઈએ બુદ્ધિ જોઈએ ક્રિયા પણ જોઈએ બધું જ પેદા કરવું પડે ને તો ત્યારે એમ કહે છે કે ભગવાન એમાં ક્રિયા પેદા કરે છે એની અંદર બુદ્ધિ આપે છે એમને ઇન્દ્રિયો આપે છે કે જે હાથ પગ વગેરેથી કંઈક પ્રવૃત્તિ કરી શકે શાસ્ત્રોને સમજી ભણી શકે તો એ જાતની ક્રિયા જે છે એ લોકોની અંદર જેવા ઉપર આવ્યું ને કર્મ તો કર્મ પણ ભગવાન પેદા કરે છે જેના કારણે આખી સૃષ્ટિ ક્રિયાશીલ બને છે તો કર્મ ને હવે આપણે એમ કહીએ કે શું ભગવાને હાથ હલાવ્યો અને કર્મ પેદા થયું એવું નહીં કર્મ ને ઉત્પન્ન કરવું મતલબ કે સૃષ્ટિની અંદર ક્રિયા પેદા કરી એમ કેમકે કે જયારે પણ કોઈ જાતનું નવું ઇનોવેશન છે કોઈ નવી જ વસ્તુ તમે પેદા કરી છે એના માટે બધું જ તમને કરવું પડે એનું મેન્યુઅલ પણ બનાવવું પડે જેવી રીતે ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર કે મોબાઈલ ફોન એવી કોઈ ટેકનોલોજીકલ પદાર્થ છે હવે મોબાઈલને તમને મેમરી પણ આપવી પડે કે જેનાથી બધી વસ્તુને યાદ રાખે એની અંદર કીપેડ પણ આપવું પડે કે જેનાથી આપણે એની અંદર કંઈ લખી શકીએ કલર્સ પણ આપવા પડે કે જેનાથી આપણે જોઈ શકીએ ટેક્સ્ટ પણ આપવું પડે કે જેનાથી આપણે કંઈ વાંચી શકીએ પિક્ચર્સ પણ આપવા પડે સિમ્બોલ્સ પણ આપવા પડે તો ઘણું બધું આપવું પડે નવી વસ્તુ જ્યારે પેદા કરો ત્યારે બધું જ એને જોઈએ એવી રીતે જ્યારે જગત એક નવું પદાર્થ પેદા થઈ રહ્યું છે દુનિયામાં તો કર્મ પણ જોઈએ બુદ્ધિ પણ જોઈએ ક્રિયા પણ જોઈએ એ બધા તત્વના રૂપમાં સમજવાના છે મારી બુદ્ધિ પેદા કરી ભગવાને એવું એનું અર્થ નથી બુદ્ધિ તત્વ પેદા કર્યું જેવી રીતે આર્યભટ્ટ ઝીરો ને ઇન્વેન્ટ કર્યું તો મેથેમેટિક્સ પેદા કરી એક જાતનું ગણિત ને ઉત્પન્ન કર્યું એમણે પછી ધીમે ધીમે ડેવલપ થયું તો કઈ પેદા થાય જયારે તો હંડ્રેડ નું ઝીરો પેદા કર્યું એવું નહીં ઝીરો ને ઇન્વેન્ટ કર્યું છે એમણે તો એવી રીતે કોઈ નવી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે એની અંદર બધું જ તમને પ્રોવાઈડ કરવું પડે એક એક વસ્તુ એની અંદર લાવવી પડે જેટલી પણ વસ્તુની જરૂરત હોય જ્યારે જગતને બનાવ્યું છે તો જગતને ચલાવવા માટે ક્રિયા પણ જોઈએ રેગ્યુલેશન પણ જોઈએ મેન્યુઅલ પણ જોઈએ બુદ્ધિ પણ જોઈએ હાથ પગ વગેરે ક્રિયા કરવાવાળા પદાર્થો પણ જોઈએ હવે હાથ પગ પેદા થયા તો એની અંદર ક્રિયા પણ તો લાવવી પડે ને આપણને ચેષ્ટા પણ આવી જોઈએ એમાં તો ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે કોઈ પણ નવી ઉત્પત્તિ થઈ હોય ત્યારે એને બધું જ પ્રોવાઈડ કરવું પડે વન ટુ ઓલ એવરીથિંગ એવી રીતે બુદ્ધિ પેદા થવુંનો મતલબ આપણે જેને બ્રેન કહીએ છીએ સાયન્ટિફિક ભાષામાં એવું નહીં કોઈ જાતનું અપરોક્ષ પદાર્થ પરોક્ષ પદાર્થ કે જેને આપણે જોઈ નથી શકતા બ્રેનને આપણે જોઈ શકીએ છીએ સાયન્સ જોવે છે અને આપણે મગજને જોવાય છે આપણાથી પણ એવી રીતે આ બુદ્ધિ એટલે મગજ કે બ્રેઇન એવું એનો અર્થ નથી એક તત્વ પેદા થયું કે જેના કારણે જગતની અંદર બુદ્ધિ આવી કે નોલેજ આવ્યું જ્ઞાન આવ્યું એવી રીતે જી રાજા તો રાજા અહીંયા પુરુષ નું બતાવ્યું છે અને પ્રકૃતિ નું બતાવ્યું છે તો કર્મ સ્વભાવ ને કાલ નું નથી બતાવ્યું આમાં એટલે એ જયારે મતલબ સૃષ્ટિ એ થાય છે ત્યારે બધું કર્મ સ્વભાવ અને કાલ થી સાથે જ લઈને આવે છે એવું સમજવાનું નહીં કાલ કર્મ અને સ્વભાવ એ ત્રણે પણ ભગવાનના એક રૂપ છે કાલ જે છે સમય છે એ પણ સમય પણ પેદા થયો કાલ પણ પેદા થયો સ્વભાવ એટલે કે દરેક વસ્તુનું પોતાનું એક નેચર છે જેવી રીતે મનુષ્ય કહીએ તો મનુષ્યતા હ્યુમાનિટી એમ એ મનુષ્ય મનુષ્ય હોવું એટલે કે હ્યુમન છે હ્યુમાનિટી એની અંદર છે પશુ તો આપણે કહીએ એની પશુતા એ જાતિ કહેવાય છે એમ એને જાતિ એટલે કાસ્ટ નહીં પણ એની અંદર કોઈ એ જાતનું કેરેક્ટરિસ્ટિક મનુષ્ય તો હ્યુમાનિટી એનું કેરેક્ટરિસ્ટિક છે પશુ તો પશુતા એનું કેરેક્ટરિસ્ટિક છે એવી રીતે એનો સ્વભાવ છે દરેક વસ્તુનું પોતાનું નેચર છે તે નેચર પણ ઉત્પન્ન થયું ફરી આને એક વ્યક્તિના લેવલ ઉપર નહીં સમજો એને સમષ્ટિના લેવલ ઉપર ગ્રુપના લેવલ ઉપર સમજો એવી રીતે કર્મ પેદા થયું એટલે કે કર્મ પેદા થયું એટલે કે જગત ની અંદર બધું ક્રિયાશીલ બન્યું એમ તો એ કર્મ ને પણ ભગવાન પેદા કરે છે પ્રકૃતિ અને પુરુષ એનું જે લેવલ છે કે એની નીચેનું પણ જેટલું છે ને એ બધું સમષ્ટિના લેવલ ઉપર વ્યષ્ટિના લેવલ ઉપર નથી એક એક માણસની બુદ્ધિને ભગવાન પેદા નથી કરતા એ જે બ્રેન છે આપણા મગજની અંદર કે આપણા માથાની અંદર એ તો એક ફિઝિકલ ફોર્મ છે એનું પણ એ બુદ્ધિ જે છે જેને આપણે નોલેજ કયો તમે કે એ ને સાયન્સની ભાષામાં તમે કંઈ પણ કહો પણ સ્વત્વનું જ્ઞાન થવું કે આપણને હું છું એવી બુદ્ધિ આવવી કે એવું નોલેજ મળવું કે હું મૈત્રી છું જ્ઞાન આવવું કે આસપાસની બધી વસ્તુ સ્વ પરનું જ્ઞાન થવું તો આ બધું કોઈક એક તત્વ સમષ્ટિના લેવલ ઉપર પેદા થાય છે જેની કારણે જગતની અંદર આ જાતની અવેરનેસ એક સાથે બધાની અંદર પેદા થઈ જાય છે હા એટલે એક જાતની અવેરનેસ જ સમજવાની એમ એટલે ગ્રુપમાં લેવાનું સમષ્ટિ રૂપે લેવાનું એમ આપણે આવી રીતના સિંગલ નહીં લેવાનું સિંગલ નહીં એટલે ભગવાન માંથી જે પેદા થયું એ બધું સમષ્ટિના લેવલ ઉપર થાય છે પછી જગતના ક્રમમાં બધું એક એક જીવ ની અંદર વ્યષ્ટિના લેવલ ઉપર પણ ઉત્પન્ન થઈ જાય છે ઓકે જી રાજા સમજાયું હમ જો કર્મ થી ક્રિયા જે થાય છે એ હે ને રાજા ક્રિયા ઉત્પન્ન થઈ ક્રિયા ઉત્પન્ન થાય છે અને સ્વભાવ થી કેરેક્ટરિસ્ટિક એટલે કે જે હ્યુમેનિટી છે કે પશુ પરફેક્ટ લેંગ્વેજ માં લખો તો એને જાતિ લખી લે જાતિ લખું જ રાજા હા એ પ્રોપર વર્ડ છે આપણે ત્યાં જે યુઝ થાય છે ઓકે જી રાજા મનુષ્યની જાતિ શું તો મનુષ્યતા પશુની જાતિ પશુતા ઓકે હા જી રાજા એટલે માણસ નું માણસ હોવું એ એનું જાતિ છે જેવી રીતે ઘડો તો ઘડો આને જ કેમ તમે ઘડો કીધો આને કેમ બીજી કપડાને કેમ તમે ઘડો ના કીધો કેમ કે ઘડાનું કોઈ કેરેક્ટરિસ્ટિક છે જેના કારણે આપણે એને ઘડો કહીએ છીએ કપડાનું કંઈક બીજું કેરેક્ટરિસ્ટિક છે જેના કારણે આપણે એને કપડું કહીએ છીએ તો ઘડો અને કપડું એ બંનેથી અલગ બંને એકબીજાથી અલગ કેમ છે કેમ કે બંનેની જાતથી અલગ છે બંનેનો સ્વભાવ અલગ છે હા જી રાજા એને પ્રોપર આપણે દરેક વસ્તુને ડિફાઇન નથી કરી શકતા કે આ જ ઘડો જ આ ઘડો કેમ જ છે આને જ કેમ ઘડો કહેવાય માટીથી બનેલો દરેક પદાર્થને ઘડો કેમ ન કહેવાય તો એનો શેપ છે એનો ઉપયોગ છે એનો બનાવવાની પ્રોસેસ છે બધું જ કાઉન્ટ થઈને ઓવરઓલ આપણે આનંદ સિવાય બીજી કોઈ વસ્તુને ગળો નથી કહેતા દુનિયાની દરેક વસ્તુ એકબીજાથી અલગ છે કેમ અલગ છે કેમ કે બધાની જાતિ અલગ છે અલગ એ જાતિ એટલે સ્વભાવ એ બધાનો સ્વભાવ અલગ છે એટલે દુનિયાની દરેક વસ્તુ એકબીજાથી અલગ છે કોઈને તમે એકબીજાનું નામ નથી આપી શકતા હા જી રાજા હમ ત્રીજું કાલ એટલે સમય પેદા થયું જેની અંદર આ આખું જગત પેદા થયું તો કાલ જે છે આ બધાનો આધાર છે હા જી રાજા જે કંઈ પણ થાય છે કોઈ કાલ ની અંદર થઈ રહ્યું છે તો એનું બેઝ છે આખી સૃષ્ટિનું જી રાજા હા રાજા દંડવત પ્રણામ હા બોલો હવે આપણા જે મનુષ્યના શરીરમાં જે ચેતના છે જે એ જીવાત્માના લીધે છે કે વ્યસ્તી અંતર્યામીને લીધે છે કારણ કે આપણા મનુષ્યના શરીરમાં તો બંને છે જીવાત્મા પણ જેને અંતર્યામી પણ છે પણ ચેતના શેના લીધે છે ચેતના જીવાત્માને કારણે છે અંતર્યામી ખાલી સુપરવાઇઝર નું કામ કરે છે અચ્છા પણ આપણે એવું પણ કહીએ છીએ કે બુદ્ધિના પ્રેરક ભગવાન છે એટલે અંતર્યામી છે તો એ દ્રષ્ટિએ તો ભગવાનનો રોલ આવશે ને અંદર બુદ્ધિના પ્રેરક ભગવાન છે પણ જે આપી રહ્યું છે બુદ્ધિના પ્રેરક તરીકે તમે અંતર્યામીને માની લો અંતર્યામી છે પણ એ ચેતના ક્યાંથી આવી તમારું શરીર જે છે એમાં ચેષ્ટા ક્યાંથી આવે છે એ જીવાત્માને કારણે આવે છે કેમ કે ચૈતન્ય તો જીવાત્મા જ છે ને હા બોલો હેલો નામ બધા હા અચ્છા હું આમાં જે પુરુષનું જે કેરેક્ટરિસ્ટિક કીધું એને આપણે સચ્ચિદાનંદાત્મક કરીએ અને પ્રકૃતિ છે એને વિભાગાત્મક એ રીતે ગણી શકાય કે નહીં જે આપણે કાર્યકારણ ભાવમાં જોઈએ કે સૃષ્ટિ જગત જે રચાયું એ સચ્ચિદાનંદાત્મક છે તો આ પુરુષ સમષ્ટિ જે જે થયું એ પુરુષનો સ્વભાવ થયો એ સચ્ચિદાનંદ યાની પરબ્રહ્મ થયું અને આ જે મદ અહંકાર સાત્વિક અહંકાર એ વિભાગાત્મકમાં એ રીતે લઈ એટલે આમાં ડિફરન્શિયલ આ રીતે કરી શકે ને કે આ પુરુષ નું જે આવ્યું એ સચ્ચિદાનંદાત્મક થયું ને પ્રકૃતિ થઈ વિભાગાત્મક એ તો મેં પહેલા જેટલી પણ આડી લાઈનો છે એ બધું ભગવાન થી અલગ નથી એ ભગવાન નું જ એક રૂપ છે એમનું જ એક ફેસેટ છે એટલે એટલું તો બધું સચ્ચિદાનંદાત્મક છે જયારે અહીંથી પ્રકૃતિ માંથી જયારે અલગ થયું એટલે આ વિભાગાત્મક થઈ ગયું હા ઠીક સમજી હા રાજા હા બોલ રાજા આમાં આજે આખી સૃષ્ટિ બતાડી છે જયારે સૃષ્ટિ આ આ તો સ્ટાર્ટિંગ એ થયું પણ જ્યારે લય થશે ત્યારે ફરી બીજી વાર જ્યારે મતલબ સૃષ્ટિ નવી રીતે થશે તો પણ આજ બધી વસ્તુ ફરી સેમ રિપીટ થશે આપણે શું છે કે વેદમાં અને ઉપનિષદમાં અને સૃષ્ટિ ઉત્પત્તિના ઘણા બધા પ્રકાર અને ઘણી અલગ અલગ પ્રોસેસ બતાડી છે બધી પ્રોસેસ સેમ નથી મહાપ્રભુજી આગળ કરે છે કે દરેક કલ્પમાં જ્યારે ભગવાન નવી સૃષ્ટિ પેદા કરે છે ત્યારે થોડા બહોત વેરિએશન પ્રોસેસમાં પણ આવી જાય છે ઉત્પન્ન થયેલા પદાર્થોમાં પણ આવી જાય છે ક્યારેક ભગવાન ડાયરેક્ટ પોતાનામાંથી ઉત્પન્ન કરી દે છે બધું ક્યારેક અક્ષર બ્રહ્મ થ્રુ ઉત્પન્ન કરાવે છે તો એ બધી જાતના ફરક સૃષ્ટિની અંદર આવી જાય છે પણ ઓવરઓલ જ્યાદાતર જે પ્રોસેસ આપણે ત્યાં બતાડવામાં આવી છે એ આ છે એટલે કે જગતની ઉત્પત્તિમાં ભલે ને એની પ્રોસેસ બદલાઈ જાય કે કંઈ પણ બદલાઈ જાય પણ જે સિમિલર રહેવાનું છે એ છે કે બધું જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ માંથી પેદા થયું છે આ ફેક્ટમાં ક્યારે પણ કોઈ ચેન્જ આવતું નથી રાજા બાકી આ જે કાલથી જે સૃષ્ટિ જે રીતના કાલ હોય એ રીતના સૃષ્ટિ જે નિર્માણ થાય છે એનું જે છે એ વેદમાં જ બતાવેલું જ છે કે આ કાલમાં આ રીતના સૃષ્ટિ ઉત્પન્ન થશે એવું બતાવેલું જ છે રાજા ઘણા કલ્પની જે વાતો આવે છે ને કે આ કલ્પમાં આવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ આ કલ્પમાં આ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ભાગવતજીને જેવી રીતે જોઈ લો કે ભાગવતજીમાં જેવી રીતે બતાડ્યું છે તો એ સારસ્વત કલ્પની લીલા છે બ્રહ્મવૈવર્ત વગેરે બીજા પણ પુરાણો છે એમાં બીજા કલ્પની પુરાણની કથા છે તો બધામાં ક્યાંક ક્યાંક બધું અલગ અલગ આપણને દેખાય છે એ બધા ડિફરન્સીસ શું છે તો એને અહીંયા એવી રીતે સમજવાના કે દરેક કલ્પમાં ભગવાન થોડા બહુ વેરિએશન સાથે આ જગતને પેદા કરે છે હમ પણ છેલ્લે જે મુખ્ય વાત આપણે સમજવાની છે એ છે કે બધું જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ માંથી ઉત્પન્ન થાય છે એ ક્યારે નથી બદલતું એ તો એમનું એમ જ રહે છે ક્રમમાં કે પ્રોસેસમાં ભલે ને ગમે એટલા ચેન્જીસ આવી જતા હોય હા રાજા બાકી લીલા છે ઠાકોરજીની એટલે થોડું બહુ ચેન્જીસ તો ઠાકોરજીની અંદર લાવતા જ રહે છે તો બદલા બદલતું રહે છે બધું થોડું થોડું ક્યારેક આવી રીતે કર્યું ક્યારેક આવી રીતે કર્યું જેમ કે આપણે કોઈ એક જ કામ રોજ કરતા હોઈએ તો ક્યારેક પહેલા કરી લઈએ ક્યારેક પછી કરી લઈએ ક્યારેક આવી રીતે કરી લઈએ ક્યારેક બીજી રીતે કરી લઈએ તો આપણે પણ બદલતા રહીએ છીએ એવી રીતે ઠાકોરજી પણ બધું થોડું થોડું બદલતા રહે છે હા જી રાજા હા હા એટલે મેઇન આની અંદર પ્રોબ્લેમ શું થાય છે આ ક્લેરિફિકેશન એટલે જરૂરી છે કેમ કે બધી ઘણા બધા ઉપનિષદોમાં અલગ અલગ પ્રોસેસ બતાડેલી છે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે ફેક્ટ શું છે સાચેમાં જગત પેદા કેમ થયું કેમ કે સાયન્સની જે જાતની રીત છે એના કારણે આપણને એવી આદત થઈ ગઈ છે કે એકદમ પ્રુવન ફેક્ટ હોવું જોઈએ અને થાય તો આમ જ થાય બીજી તો કોઈ રીત હોય જ નહીં તો શાસ્ત્ર એવી રીતે કે છે કે એવું નથી આપણે ત્યાં મલ્ટિપલ તરીકા છે મલ્ટિપલ પ્રોસેસ છે જગત ઉત્પન્ન થવાની અલગ અલગ રીતે બધું પેદા થાય છે ને જેરે જેવું મન થાય એવી રીતે કરી નાખે છે પણ છેલ્લે વાત એ છે કે પરબ્રહ્મ પરબ્રહ્મમાંથી પેદા થાય પ્રોસેસ ભલે બદલાઈ ગયો છે સરખી લખી હમણાં આપણે ભણ્યા એવી જ રીતે આખું જગત પેદા થયું છે પ્રોસેસને પથ્થર કી લકીર નથી માનવાનું ઠાકોરજી જયારે જેમ ઈચ્છે ત્યારે એ બધું બદલતું રહે છે હેલો રાજા હેલો હા બોલો મને રાજા એક પ્રશ્ન આઉટ ઓફ થોડો રાજા થોડો આઉટ ઓફ ટોપિક છે એક આપણે એમ કે છે કે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી તો એ વાક્યમાં કેટલી યથાર્થતા મતલબ આને કનેક્ટેડ શું થાય એમાં એટલે એ પણ સૃષ્ટિ ઉત્પત્તિ ઉત્પત્તિનું એક પ્રકાર છે કે બ્રહ્મા જે છે સાત્વિક ગુણ રાજસ ગુણના નિયંતા છે વિષ્ણુ જે છે એ સાત્વિક ગુણના છે અને શિવ જે છે એ તામસ ગુણના નિયામક દેવ છે તો એ લોકોમાંથી ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય એ ત્રણ લીલા બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ એ ગુણો થ્રુ રેગ્યુલેટ કરે છે એટલે હા બોલો એટલે ગુણોથી જ ખાલી ફક્ત એમની મતલબ એમના ગુણોથી જ પ્રવર્તી રહ્યા છે મતલબ ફક્ત એમના હા એ લોકોનું આ કાર્ય છે મતલબ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ મહાપ્રભુજી આ વાતને બતાવી રહ્યા છે કે જેવી રીતે કોઈ બોસ હોય તો એ પોતાના જેટલા પણ કંપનીના ડિપાર્ટમેન્ટ હોય એ બધાને મેનેજ કરવા માટે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ એક એક મેનેજરને પોસ્ટ કરી નાખે તો એવી રીતે ભગવાન જે છે એ પણ આ આ ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને શિવને પોસ્ટ કરી દે એ રીતે એ લોકો પોતાના કાર્યને મેનેજ કરે ભાગવતજીમાં પણ એવું બતાડેલું છે કે બ્રહ્માજી ને ઠાકોરજી એવી આજ્ઞા કરે છે કે તમે સૃષ્ટિને ઉત્પન્ન કરો તો બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન એ ઉત્પન્ન કરે છે તો ભગવાન કહે છે કે આવું શું બનાવ્યું તો બ્રહ્માજી એમ કે છે કે તો તમે મને કયો કે તમને કેવી સૃષ્ટિ જોઈએ છે બ્લુ પ્રિન્ટ આપો એની કે તમને કેવી જગત જોઈએ છે ઘર બનાવીએ તો નકશો જોઈએ તેવી રીતે બ્રહ્માજી ભગવાનને એવી વિનંતી કરે છે કે આપને કેવી સૃષ્ટિ જોઈએ છે તો ઠાકોરજી કહે છે કે તમે તપસ્યા કરો તો બ્રહ્માજી એક વર્ષ સુધી તપસ્યા કરે છે પછી ઠાકોરજીના દર્શન થાય છે અને ઠાકોરજીની અંદર એમને આખી સૃષ્ટિ દેખાય છે ને એ સૃષ્ટિને જોઈને બ્રહ્માજી જગતને ઉત્પન્ન કરે છે તો એવી કથા આપણે ત્યાં ભાગવતજીમાં પણ બતાડેલી છે તો સૃષ્ટિની ઉત્પત્તિનું એ પણ એક પ્રકાર હોઈ શકે અચ્છા બસ આ રાજા મેં વાંચ્યું હતું ને એટલે મને થોડું કન્ફ્યુઝન થયું કે આ રીતે પણ છે અને આપણે અહીંયા આવી રીતે બતાવીએ તો એક પ્રકાર અચ્છા હા એટલે મેં કીધું ને કે મલ્ટિપલ પ્રોસેસીસ છે આપણે ત્યાં બીજું કોઈ પુરાણ જોશો તો એમાં અલગ ઉત્પત્તિનું પ્રકાર બતાડ્યું હશે જેવી રીતે એ ત્યાં સુધી આપણે ત્યાં આવે છે કે સાત્વિક કલ્પ હોય તો બ્રહ્મા થી સૃષ્ટિ ઉત્પન્ન સોરી વિષ્ણુ થી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે રાજસ કલ્પમાં વિષ્ણુ બ્રહ્માથી થાય છે અને તામસ કલ્પમાં શિવથી પણ થાય છે તો શિવનું પુરાણ વાંચો તો એમાં શિવમાંથી આખું જગત પેદા થયું છે એવું વર્ણન આવે બ્રહ્માના પુરાણ વાંચો તો બ્રહ્મામાંથી નું વાંચો તો ગરુડમાંથી એવી રીતે દરેક કલ્પની અંદર આ બધી પ્રોસેસ બદલાતી રહે છે પણ મહાપ્રભુજી બાલુઓદના એવી આજ્ઞા કરે છે કે જ્યાં જ્યાં પણ આવું સામર્થ્ય આપણને દેખાય છે એ એ દેવતાનું સામર્થ્ય છે એવું ન સમજીને ભગવાને એમને આપેલું સામર્થ્ય છે એવું સમજવું જોઈએ કે જેના બેઝ ઉપર કે જેના પાવરના કારણે એ લોકો આ જાતનું કાર્ય કરી શકે છે બાકી બ્રહ્માની આ શક્તિ છે કે વિષ્ણુની આ શક્તિ છે કે શિવની શક્તિ છે એવું ન કહી શકાય હા બરાબર છે ધ્યાનમાં આવી ગયું ભગવાનની એમને આપેલી શક્તિ છે જેવી રીતે કોઈ કંપનીનો ડાયરેક્ટર હોય એ એના મેનેજરને પોસ્ટ કરે અને એમને એ પાવર આપે કે તમે આ નિયમ બનાવો કે તમે આ ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરો તો એ એનો સર્વે સર્વા કે એનો માલિક છે એવું આપણે ના કહી શકીએ એ ડાયરેક્ટરના થ્રુ એ કામ કરી રહ્યો છે જેમ ડાયરેક્ટર તરફથી એને ડાયરેક્શન્સ મળે છે એવી રીતે ભગવાન ડાયરેક્ટર છે જેમના આ બધા મેનેજર છે બ્રહ્મા વિષ્ણુ શિવ હોય કે ઇન્દ્ર વરુણ અગ્નિ વગેરે દેવતાઓ હોય બધા દેવતાઓ ઠાકોરજીના વર્કર તરીકે કે રિપ્રેઝેન્ટેટિવ તરીકે જગતને પેદા કરે છે અને એને રેગ્યુલેટ કરે છે એનાથી વધારે એમનો બીજો કોઈ રોલ નથી એમને થોડા બહુ પાવર ઠાકોરજી આપ્યા છે જેને યુઝ કરીને એ લોકો કામ કરે છે પણ એનાથી આગળ વધીને એ લોકો કંઈ કરી જેવી રીતે સરસ્વતીજીના વિષયમાં ભૂલા મિશ્રની વાર્તા આવે છે ને ચોરાસી વૈષ્ણવમાં કે ભૂલા મિશ્ર એમ કે છે કે સરસ્વતી તો વિદ્યાની દેવી છે તો મને વિદ્યા આપો સરસ્વતી કહે છે કે તારા ભાગ્યમાં તો વિદ્યા નથી તો એને કીધું કે તમે તો દેવી છો તમે લખી નાખો મારા ભાગ્યમાં તો કે એમ હું ન કરી શકું મારે ઠાકોરજીની આજ્ઞા લેવી પડશે તો સરસ્વતી ઠાકોરજીની આજ્ઞા લેવા માટે જાય છે પછી બુલા મિશ્રને આવીને કહે છે કે હવે મને ઠાકોરજીની આજ્ઞા મળી છે હું હવે તમને વિદ્યા આપીશ તો બુલા મિશ્ર કહે છે કે હવે તું નથી જોઈતી તને પણ જે રેગ્યુલેટ કરવા વાળા કોઈ હોય તો હું એ ભગવાનને પાસે કેમ ન જાઉં તારી મને શું જરૂર છે તો ત્યાં દરેક પ્રસંગમાં આપણે વાતને જોઈએ છે કે દરેક દેવી દેવતાની એક લિમિટેશન છે એનાથી આગળ વધીને આપણા કરતા એ લોકોમાં સામર્થ્ય વધારે છે પણ એમનું પણ કોઈક લિમિટેશન છે એ લોકો એ બાઉન્ડ્રીને ક્રોસ કરીને કોઈ કાર્ય નથી કરી શકતા હમ બીજું કઈ છે કોઈને પૂછવું છે આ વિષયમાં અહીંયા રાખીએ હજી પણ આ ચાર્ટના વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય ને